ભગવાન કોઈ મળેલા કે હે નહીં ભગવાન નહીં બેઠા છે એ તને શી દેખાય પ્રગટ થઈને બેઠા હાય તું માગું એ આપે વાત તને દેખાતા નહીં ને તારે તને દેખાય એવા ચશ્મા આપી ત્યારે તે બેને વિધિ કરી આપો ભગવાન દર્શન કરે અને લોકોને છેતર્યા સુરેશ તો ઓળખવાનું સાધન છે નહીં કે ખરેખર તમે સુરત અને તમે તો ખરેખર ખરેખર સુરત હા ખરેખર અમારે કહ્યું સુરેશ ભાઈ અમારે ઓળખવાનું સાધન છે કે તમે તો પેલા લોકો ખરેખર સુરેશ જ છો તો હા યસ યસ યસ એટલે કેટલો બધો ચીતેડ થયું અને તેનો દુઃખ પડે છે જયારે ખરેખર જાણશો પછી ચીતેડ નહીં થાય એટલે દુઃખ નહીં પડે બરોબર તમને આ ચીટિંગ ક્રમ જ આવો જૂઠો ચાલ્યો છે હજાર સુધી આ જ્ઞાન હોય ને ત્યાં સુધી માણસ દુઃખ માં હોય દુઃખમાં સડ્યા કરે બધું આખું જગત દુઃખમાં સડ્યા કરે પૈસા લક્ષ્મી બધી ચીજ હોય છે એ તો અહીંયા આગળ ભગવાન પ્રગટ થયા છે લાગે પડે નહીં તો કોઈ લાગે પડે નહીં મારું ના લાગે પડે આ તો પ્રગટ થયા છે આમ હાથ મૂકી લાગે પાડી દે અને કાયમ નું પરમેનન્ટ પણ અમારી આજ્ઞા પાડવી પડે કે ના પાડવી જાય પડાય એવી છે અઘરી નહીં પાડવું અઘરી આજ્ઞા કે માણસ પાડે અમેરિકામાં હુમારા થઈ ગયેલા લોકો અગ્નિયજ્ઞ તેમ હુમારા કેવું હા કેટલી રજાઓ લીધી છ હાથ તમે છ ત્યાં સુધી <laughs> આનું નામ જ વાણિયા વિદ્યા અહી વાપરવાની આ લોકો એ સારી પરિણામ પાંચ દાડા વાપરી ખાય અરે ભાઈ બધી સારીઓ જ છે ને કઈ ખરાબ છે કોઈ ભલા લોકો અમારે એમ નથી અમે બધા ભલા લોકો પછી છેવટે જીરો હોય ને પછી સાહેબ વડે તમને રજા નહીં મળે તમે કહો એવું બીજે વાપરો નહીં રજા ખરેખર આવ્યું વાપરો સિગરેટ પડી જાય સિગરેટ ડબી પડી જાય ક્યાં આગળ ના કે એ લોકો એ તો હજાર રૂપિયા ચીજ પડી જાય તો જ ના કરે અને અમારે તો સિગરેટ પડી જાય તો ખેંચી નાખે વિધાનસભા કર્યા ને કર્યા પાછી આવી ને એમાંથી પાંચ સાત જણ મને આપી દેવાની ઈચ્છા છે બીજા બધાની ઈચ્છા નહીં પણ મેં પાછી આપવાની એટલે બધા આપવા મળી <laughs> દાદા પાછી આવે જાણે કે દાદા કઈ જોઈતું જ નથી દાદા કઈ જોઈતું જ નથી એટલે આપો સારું એવું છે ને એક તો તમે દુઃખ કાઢવા મારી પણ આવો અને થોડું થોડું થોડું દુઃખ પાછું હું આપું તમને <laughs> એવું તો ના બનવું છે ને પૂરતું માળા લીધી એટલે થોડું દુઃખ પડી ના પડી તમારું મારા તરફ દુઃખ તો ના હોવું જોઈએ કઈ સુખ હોવું જોઈએ તૂટી ગઈ તો એ તૂટી જાય કે તું હવે તૂટી જવું હું ના તૂટી જવું કે હું ના તૂટી જવું તને કશું ના થાય કશું ના થાય કશું બન્યું નથી એવું લાગે તમને કઈ અસર થાય એના કરતા પણ ઓછી અસર મને થાય <laughs> એના કરતા પણ ઓછી અસર થાય એને બિલકુલ નહીં થાય એમ કે મને તો એમ રસ્તામાં હજાર ડોલર જતી હોય અને પેલો લઈને જતો રહ્યો કાળિયો બ્લેક તો થાય કે નહીં થોડી ઘણી થાય થોડી ઘણી થાય થોડી ઘણી થાય થાય એટલે પાછા આપી જાય ને અઢીસો જેટલી અસર થાય એટલું પાછા આપી પડે પાછા ના મળે દુઃખ દુઃખ પોતાની ચીજો લાયેલી તે ખોવાય એટલે પોતાનું દુઃખ ઉત્પન્ન થાય લાવી દે શું કહે બે ટાઈમ ખાવા જોઈએ બીજું શું અને તે કોણ ના પાડે સોફા સેટ લાવો બધું લાવો આટલું બધું તમારે જે ચીજ દીધી લઈ આવ્યા બધું જ જોય વાતચીત કરો હવે આટલી સરસ વાતચીત કરી તમે કશું કરતા નથી નહી કરો ભાભી તમે વાત કરો જેમ તમે પીધા બધું કે બધા જે દુઃખ કે છે એ દુઃખ દુઃખ ના થાય અને દુઃખ થી અલિપ્ત રહેવાય એવું જોઈએ છે દુઃખ થી અલિપ્ત રહેવાય એવું જોઈએ છે દુઃખ થી અને સુખ થી અલિપ્ત રહેવું નથી પેલા ખોટું લાગે સુખ ને ખોટું લાગે કોઈ આપણને ગમે તેવું કે તો આપણને દુઃખ ના લાગવું એવું કરી આપીએ એવું કરી આપીએ કરી આપીએ કરી આપીએ આપણે નવા નવા આવ્યા છે અને જૈન છે પોતે અને આપની પાસે જ્ઞાન બધું લેવાની ઈચ્છા છે એમને જ્ઞાન લેવું છે અને એટલા માટે ખાસ આવ્યા છે હા વાતચીત કરો સત્સંગની વાતચીત કરો આ દુનિયા શું છે કેવી રીતે બની તમે કોણ છો કોણ ચલાવે છે આ સિરીજ ચાલે છે કર્મ બાંધે છે કોણ કર્મ બંધાય છે કેવી રીતે છૂટે કેવી રીતે કર્મ ના બંધાય કેવી રીતે મોક્ષ શું છે રસ્તો ક્યાં છે બધું પૂછો બધું ખુલાસો થઈ જાય એ છે રમીલાબેન ના ઘેર આવીશું ને પાછળ છે પ્રમાણમાં એ પ્રમાણમાં ઘણો પાછળ છીએ એટલે આગળ ક્યારે કેવાય બીજા કામ થઈ જાય તો ના એ તો નામ છે એ તો લક્ષ્મીચંદ હોય ને તો આપડે પૂછીએ કે ભાઈ બસો એક રૂપિયા દરબાર લખાણ મને તો દોઢો રૂપિયા જ પગાર મળે છે લક્ષ્મીચંદ લોકો પાડે એના બાપ ને એને ક્યારે એનું એનું રેન્ટ નથી કે એનું ટેક્સ નથી એટલે લોકો નામ પાડે છે જો ટેક્સ હોય ને તો કોઈ લક્ષ્મીચંદ પાડે નહીં અને દિવ્યકોન તો એ ના પાડે આ તો ટેક્સ નથી એટલે લોક પાડ્યા છે નામ આ તમને લેવા દેવા નથી નામ તો ઓળખવાનું સાધન છે તમને આ બોડી છે ને પેલું ઓળખવાનું સાધન છે પરિણતી વખતે કે છે ભાઈ કોણ શું નામ વિવેકાનંદ બેન નું નામ કે એટલે પછી પેલા ગ્રહોમાં જોઈ અને પાસ કરીને પરિણાય દે પણ તમે ખરેખર કોણ છો એ જાણવું ના જોઈએ એટલા માટે તો આવ્યા છીએ જાણવા માટે જ આવ્યા છે હા તમે જેના માટે આવ્યા છો તો એ બધું જાણી આપીએ ક્રોધમાન માં એવું કરતા નથી તોફાની માણસ આવતા ક્રોધ કરશો પણ એ તો શીખવાનું છે ને એ જ શીખવાનું છે તે શીખવા માટે આવ્યા છે ભગવાન કેવું મારી ત્રણસો છપ્પન ડિગ્રી છે કેટલી છે અને ભગવાન ભાઈ પ્રગટ થયા છે એ ત્રણસો છાઠ ડિગ્રી ના કેવા છે એટલે હું હોઉં એમને આમ દાદા ભગવાન અસીમ થઈ જાય કાલ બોલ કામ કરી મારે ચાર ડિગ્રી ખૂટે છે પૂરી કરવી પડે ને તો તારે ખૂટતી હશે ને એ પહોંચશો ઘણી પાંચ વસ્તુ બતાવીશ તમને પાંચ ચીજો છે આખી એ તમે આજથી શરૂ કરી દેજો ને કેટલા છે હરિયંત કેટલા નામ જાણો થોડા ઘણા કેટલા નામ જાણો છો તું કેટલા વીસ વીસ વીસ નામ વર્તમાન કે શ્રીમંદર સ્વામી યુગમંદર સ્વામી એ બધા હરિહંત કહેવાય હા હરિહંત કહેવાય પણ બીજા આપડે હિન્દુસ્તાન માં હરિહંત થયેલા નહીં મહાવીર સ્વામી પણ થાય ને હા કેટલા હરિહંત થયેલા ચોવીસ અત્યારે છે ને હરિહંત છે નથી એટલે અત્યારે અત્યારે આપડા લોકો નૌકાર મંત્ર બોલે છે એ શું સમજણ થી બોલે છે સાધુઓ ને મેં પૂછ્યું કે ચોવીસ તીર્થંકરો એ જ હરિહંત હતા અને એ જ હરિહંત અમારા કે છે સર મેં કહું હરિહંત એમને કહેશો તો પાછા સિદ્ધ કોને કહેશો તમે એ તો સિદ્ધ થઈ ગયા હરિહંત હતા તે સિદ્ધ થયા એટલે હરિહંત ની જગ્યા ઉપર નથી તમે આવું મનો માનો તેથી તમારા નૌકાર મંત્ર ફળતો નથી આ તમને સમજ પડી મેં શું કહ્યું તે થોડું થોડું ખબર પડી ના એ તો હરી અંદર હતા પણ હવે સિદ્ધ થયા પછી કેવું જ્ઞાન થયું કેવું જ્ઞાન થયું તો હરિહંત કહેવાતા હતા પણ નિર્વાણ માં પામ્યા પછી હરિહંત ના કહેવાય પછી તો સિદ્ધ થઈ ગયા પછી સિદ્ધ કહેવાય સિદ્ધ ને હરિહંત માને છે એટલે આ નૌકાર મંત્ર ફરતો નથી જૈનો નો તમે સમજ પડી ને એટલે તમારે આવા હરિહંત કોને માનવાના અને બીજા વીસ તીર્થંકરો છે પણ આપણે વીસ તીર્થંકર સાથે બધાનો સંબંધ રાખવાની તેમને એક એકની જોડે રાખીએ નહીં તો બધા આવી જાય સિમંદર સ્વામી જોડે એટલે દર્શન કરજો તમે સમજ ને હે હરિહન ભગવાન કરીને નમસ્કાર નમસ્કાર કરજો શું ને તમે સાચા હરિહન છો કઈ અત્યારે શું કહ્યું એમનું દેવાસર દર્શન કરવા ગયેલા ક્યાં અમે બાજુ હોય ને પણ હમણાં દર્શન તો કરવા તમારે મોક્ષે જવું છે ને એ મોક્ષે નહીં જવું ઈચ્છા તો છે તો ભગવાન નિષ્પક્ષપાતી આપડે નિષ્પક્ષ થઈએ તો દાડો વરે અને સમ્યક તો થાય તો દાડો સમ્યક્ત થતો નથી ત્યાં સુધી કશો અર્થ નથી